એ અમે પેલા પેલા ડોક્ટર ના ઘરે ગયેલા તો એમની સાથે મારે વાત થઈ હતી તો એ મને કહે છે કે મારા મિત્ર કાંતિભાઈ છે બહુ માને છે એ મેં કીધું તમે આવજો આ વખત આવે છે પછી વિચારે પણ એવું કરતા હતા પછી વિચાર ગયો તમે કેમ કરતા નથી ત્યારે મળે પછી મોજાને નામ આમ કરવા મળે આમ એ ભલે તમે કરતા કોને બધું હાથ રહ્યો ને પગ કરતા તમે કરતા તમે કરતા એની જરૂર નથી અને પગ કરતા હતું અમને બોલવા ના થઈ ગયો ને આ બધું બધા ભેગા થઈને કાર્ય થાય જે બધા ભેગા થઈને થાય એ બધું પ્રારંભ અને તેના આપણા લોકો હું કરું છું તમે સમજાવી બધા ભેગા થઈને આ મારું શરીર હાલ હોય તો ભીમો જાય ગાડી પણ ગાડી ના હોય તો બધું ભેગું થાય આપણું કાર્ય થાય એ બધું સંજોગો ભેગા થાય સાહિત્ય જેવું સર્કમ ભેગા થાય એ બધું પ્રારંભ છે અને સ્વતંત્ર રીતે બોલીએ કોઈની જરૂર ના પડે અને તે પોતે કરતા નથી અને કે મેં કર્યું એમ કર્મ પોતે કરતા નથી આરોપ કરે મેં કર્યું એમ કર્મ બંધ આ અંગ્રેજો ને એનું કર્મ એનું કર્મ ફળ પ્રાર આવે છે એનું સંચિત તરીકે ત્યાં પડી રહે છે પછી પાકવાનું થાય ફળ ફળ થાય ત્યાં પ્રાર કહેવાય સમજાયું તમે ધ્યાન દેતી ધર્મ પ્રયત્ન કોના ધમક ફેર થતો છે આવીએ લોકો આપડે ત્યાં ફ્લેશ ક્યાંથી થાય એટલે આ ધંધો કાઢી નાખ્યો નીકળી જાય એ અજ્ઞાનતા એટલે થાય કેટલાક માણસો જમવાના જમવાનું હોય રત્નાગીરી કેરી મળી ગયું હોય રાખો રસ કાઢ્યો હોય અને સારું જમવાનું હોય તે ટેબલ ઉપર ઘરી જરા ખાઈ લાગે બૂમ પાડે ઘરું ખાવું નહીં હવે બીજી ના બોલું એવું છે ને ના કેમ બોલવું છે બીજી વસ્તુ હોય ને એટલા માટે બીજી વસ્તુ છે હા શરીર બીજી વસ્તુ ખાઈ રહી છે અને ક્યાં ના બોલવું જોઈએ ત્યારે માર્ગ પણ ઘટે ભૂલ ના દેખાડી એટલે બીજા સુધરે જે આપણે સમજ ભૂલ કઈ દેખાડવાની હોય તે આપણે કહીને ના બોલી નહીં તો એની પોતાનો ખબર પડી જાય કે પોતાને ભૂલ ખબર પડી જાય કે સારી ના ખબર પડે જે ભૂલ એમને સમજણ ના પડતી હોય એ આપણે દેખાડી દે કે ઉપકાર માને આપણો આપણા લોકો જે ભૂલ ને કોચ કોચ કોચ કોચ પછી હે એ હોમો ના મેડનેસ ખાલી સંસ્કારી મા બાપ ના દીકરાઓ તમે સંસ્કારી દેશના આર્ય પ્રદેશના આપના શોભે નહીં એ ભૂલ એમને ભૂલ કઈ કરવાની હોય કે જે ભૂલ આપણે દેખાડી નહીં કે બહુ સારું થયું આપણે દેખાડી દે તો હું આરે ને આરે રસ્તે અને જે ભૂલ એમને પોતાને ખબર પડશે કે એની જરૂર શું છે તમને કેમ લાગે જે ભૂલ એમને ખબર હોય તેને આપણે કહેવાની છે જરૂર પછી ભાઈએ શું કે હું કાળ મૂકો છે કેમ લાગે વિચાર કરતા વિચાર નથી વિચાર કરવામાં જે ભૂલ ને એ જાણે ધારી શકે છે એ ભૂલ આપણે જે ભૂલ સમજી સમજી શકે તે ભૂલ આપણે ધારી શકે આપણે ખોટા લઈએ રામ ખોટા લઈએ અને જે ભૂલ ના જાણતા હોય આપણે કહી દઈએ આ રીતે આવી ન ઝઘડા નામ કે હવે પ્રતિકાર ના થાય ધણી પ્રતિકાર પર ધણી પણ બજાવ પડે દાદા કરવા માટે સમય અને શરીરની જરૂરિયાત ખરી અને જો જરૂરિયાત ના હોય આપણા યાત્રા ગામો પ્રભુ સારો ઉપાય છે પણ શું ઉપાય છે પછી આગળ જશો ત્યારે યાત્રા યાત્રા ગામમાં જ વાત જોડવા પડશે પણ પેલા યાત્રા ગામની બહુ જરૂર છે યાત્રા માં ભરવાથી અહીંના વિચારો આવતા બંધ થઈ જાય અને ત્યારે સારા વિચાર આવે બધા સંસારી સંસાર ભૂલી જવાય સંસાર ભૂલવાનો રસ્તો બીજો કોઈ છે નહીં એટલે યાત્રાધામમાં જઈએ ત્યાં ત્યાં નવો નવી વાત હોય એટલે આ જ સંસાર ભૂલી ગયા હોય અને ઘરની ઘરની ચિંતા ના હોય કારણ કે ગેસો છે અમારે સ્ટોરમાં જવું છે લાવો જરૂર ખરી પછી શું પૂછ્યું કે ભાઈ કોનું ચાર સાચી બીજું આ કોનો પ્રશ્ન છે આપણે પુનર્જન્મ માનીએ છીએ અને સાબિતી કઈ રીતે સિદ્ધ થાય તમારો સદગુણ પોતાના ઘરના આધારે છે એવું આપણા લોકો સમજે જન્મ હતો એ નક્કી થઈ ગઈ અને આપણા લોકો બોલે છે ને તમારી સાસુ કયા ભાવ નો લોકો રીતે જાણવું હોય તો તે વાત કરું આજના લોકો વૈજ્ઞાનિક જ માને છે વૈજ્ઞાનિક સમજાય સમજાવો આપ સમજાવો આ મન વચન કાયા જે છે આપણી માઇન્ડ બોડી એ ઘણી ઇફેક્ટિવ છે ઇફેક્ટિવ સમજાય છે તમે કોઈને સમજાવ્યોમાં માઇન્ડ સવાલ ઓછો હોય તો તમે અસર કરે કરી એટલે ના હોત તો આપણને ખબર ના પડે વ્યક્તિ જે કાર્યવાહી છે સાપ લાગે છે એટલે વ્યક્તિ છે આ શરીર આ નાના છોકરાને કાઢી દેવા પડીએ ને તો મોડું બગાડે અને ઘરી ઘરી ખરાય તો શું જાય છે શું છે આ એમાંથી કોઝિજ ઉત્પન્ન થાય છે ચડી રહ્યા પડીએ તો મોડું બગાડે અને સારી થઈ ખુશ થઈ જાય રાગદ્વેષ ઉત્પન્ન થાય આ મને કાયામાંથી શહેરમાંથી રાગદ્વેષ ઉત્પન્ન થાય ક્રોધ માન માં ઉત્પન્ન થાય છે એ છે એ કોઝિસ ઉત્પન્ન થાય છે આખી જિંદગીના કોઝિસ ભેગા થયેલા હોય તે આવતા ભોગમાં થાય છે અને ઇન્ફેક્શન કોઝિસ ઉત્પન્ન છે કોઝિશન ચાલ્યા જ કરે પણ જ્યાં સુધી કોઝિસ બંધ ન થાય ત્યાં સુધી ઇન્ફેક્ટ રહેવાય કોઝિસ થાય એ છેલ્લા અવતારમાં કોઝિસ બંધ થઈ જાય એટલે હું કારણ આપું પુનર્જન્મ નું હું કારણ આપે કારણ એ સમજાવે છે એવું જે આપણે કહ્યું કે વિચારને સ્થૂળ રૂપ પકડવાની એનું વલણ હોય છે કુદરતી વલણ દાખલા તરીકે જયારે લોકો વર્તન એટલે દરેક વિચાર આખી જિંદગીમાં આપણે વિચારો તો કરીએ છીએ અને એ વિચારો ગરમ થતાં પ્રણનું પૂરા ના થયેલા હોય તો શું થાય નકામાં કે નથી નકામાં જતા જ નથી પણ એને વાંચે વિચારણ કરવું પડે છે કે જેથી કરીને પેલા વિચારો કરેલા છે સ્થુલ રૂપ આવે છે એ ઉપર બીજું એક દરેક મરણ નો ભય કાને કારણ કે આગળ જે પાછળ અનુભવેલું હશે મરણ તો જ અત્યારે મરણ નો ભય લે એ વસ્તુનો રો નથી હોતો એ લોકોની તેનાથી જ હોય પછી પશુ પંખી બધાને મરણ નો ભય કરો કારણ કે બધા અનુભવેલું છે આગળ જતા કે આપણે મળેલા છે મરતી વખતે આપણે દુઃખ પડેલું છે તો જો વિચારની એ પ્રમાણે આપણે વિચારો દાખલા તરીકે જો મારા આ ભાઈ ને સિદ્ધિ હોય તો એના મગજમાં આંદોલન ઉભા થવાના કે ભગવાન થોડી વાર પછી પ્રશ્ન ઉદભવશે એટલે દિવસે દિવસે ઉગવાનું મોટા થવાનું મોટા થઈ રહ્યા એમાં ભણવાનું તમે શું ખોળ નાતો નથી અત્યારે શું ખોળતા શું જડી તમે કશું ના નથી કર્યું ખોળતા હતા શું બધા સારા છે કે ના આ માણસ સારો છે બધા એમ છે કે આ માણસ સારા છે એવું હું માત્ર સુખ ને ફળ છે શું ફળ એ ડોલર ડોલર ને ફળ કરો ને સુખ ને ફળ દરેક ઝાડ હોય છે સુખ ને ફળે સુખ ને ફળે સુખ ને કઈ ફળે તમે હોવું જોઈએ ને એટલે તમે સુખ ખોળો છો અનંત અવતાર સુખ જેવું થયું નથી એટલે હવે આ સુખ મનુષ્યમાં મળે છે એ પણ કલ્પિત સુખો કલ્પિત એટલે તૃપ્તિ ના થાય તૃપ્તિ ના થાય અત્યારે તમે દુષ્કા એટલે ખાઓ તૃપ્તિ થતી નથી વધારે ખાતું ઓછું થશે એ થઈ જાય સરસરો થાય તો વધારે વધારે બોલવીએ તો સુખ હરકત ના આવે ઓછું બોલીએ તો હરકત ના આવે સાધુસર ભવન છે સુખ સુખ હતા એવું જોયું છે ને એવું કઈ માગો છું એટલે સુખ ખૂટે જ નહીં સુખ જ ના ખૂટે જય પથારી પર ગયા અને આ રીતે નિરંજન અક્કલ નથી તો પછી ઘણું વસ્તુ લાગે સુખ શેમાં છે ઘરમાં સુખ નથી કોનામાં સુખ નથી વાઈફ પર સુખ હોય માન હવે ખાધું ના હોય એટલે આપડે બધા જઈએ મને ખાઈ જાય હા એની ચાલતું કોઈ જશે મારે બેંકો બે છે પાછા આવશે માનેલું ને એ તો વાતચીત કરવી લાભ નિવેદન ખરેખર નિવેદન આપે કહેવાનું આપે કહેવાનું તમારે ખરેખર નિવેદન ખરેખર નિરંજન ના હોવ તો મારે ખરેખર નિરંજન કેવી રીતે થવું જોઈએ નિરંતર તો નામ હજુ હીરાભી કહે છે ને પતરા ગયા હોય તમે કહો માય નિરંજન છે તમારું નામ છે નામ છે નામ છે તમે કોણ Yeah, maybe, then, then, then who are you? એમ તો ક્યારે કહેવાય પધેશન કોઈ લઈ જાય સારી આપણે એની જતી ઘરે નામ લઈએ નાના નીકળે છે તમે કોઈને જતા જોયેલા નહીં એ ગમતી ગયા નનાની એટલે નામ આપ્યું લઈ લીધું કેમ લઈ જોડે હાથમાં આવ્યું લઈને આ લોકો કાચી માયા નહીં રહી નાનાની કરો લઈ નામ લઈ લે મારે પજેશન નથી પજેશન જોડે આવે You are the owner of this name. આજે ઓનર છો આજે મારી મનસુરી જાય તો તમે કોણ છો ઓનર આત્મા તમારા થઈ બધા થયા નથી એમ તમે અમર અમર છો નિરંજન માં ખુરશી લાગે ખુરશી કેમ છે દાદાજી તમારે તમારે અમારો લીધો લેવો જોઈએ અમારા બેચારનું ઘર છે આ બધા પરિવારો બંધ આ બધા વેપારીઓ વેપાર જરા ઘરાકી છે ને તો ચાર છે ઘરાકી બંધ થઈ જાય દુકાન કાઢી નાખીએ દુકાન અમારી જ નાખીએ સાચા ધર્મ નું સ્થાપન થશે એવો જમાનો આવશે સાચા ધર્મ નું સ્થાપન થશે ભાઈ છે તો આવો શુક્રવારે બોલાવો એમને